જવાનો બાજુ સરસ્વત કરે છે પેટ્રોલ પડ્યા કરે છે લાકડા હગ્યા કરે છે એમને કરે છે એમાં ગુજરાતી આશા રાખી આ શાંતિ થાય અને ઠંડક વાળી આશા રાખી ખોટી છે ત્યારે આપણને આપણે કરે કેવું તું તારી અગિયાર કરે અમે અમારે અમારે કામ દઈએ ત્યારે તું હરગ્યા કર અમને રસ્તો માલી ગયો દાદાજી એ રસ્તો દેખાડી દીધો અને વિચાર કાઢી હતી અરે અમે અમારે બેસે તમે હરગ્યા કરો એનો હરભારો સ્વભાવ છે પછી આપણી બાજુ લગ્નમાં ઘરમાં બધા સુપર પ્લેયર્સ રહેવાનું છે લગ્ન હોય કે ઘરમાં હોય બધે એ નોકરી પર સુપર પ્લેયર્સ રહેવાનું ત્યાં લોકો ઊંડા ઉતરે ઉતરે ત્યાં નામ સંસાર તોણા ઊંડો ઉતરે ઉડે હરિભાઈ ઉતરે ને હાથમાં ઊંડો ઉતરવા જેવું છે નહીં આ તો સહેજે ચાલે એવું કેવું આ ગાડીમાં ખાલી એ શું ચલાવે ખાલી ખાલી છે ને પાછા મનમાં મને હું ચલાવું ચાલે અમે એક નટ નીકળી જાય બધું તાર ભૂલ ભૂલ થઈ જાય એટલે સહેજે ચાલે એમ થતા તો ઊંડવું છે સહેજે ચાલે કુંડીઓ તૈયાર હોય એ જન્મ થયો હોય બાબાનો કુંડીઓ તૈયાર હોય ને જન્મે ત્યારે દૂધ નીકળે એમ તો નીકળે નહીં કેવી ધરાવે ભાઈ રોગ કેટલો છે જન્મતા પેલા રોગ કેટલો છે કે જન્મતા પેલા આટલી બધી તૈયારીઓ રાખે ભાઈ કે હડાવ્યું નથી કાગળ લખ્યો નથી અંદર કે કાગળ લખ્યો છે તૈયારી રાખો હું આવું છું હા દૂધની કોંડીઓ તૈયાર બીજું થયા ડાક્ટર વાળા એ કરનારા તૈયાર બધું ભાઈ વાંકા થયા હોય અંદર તો કે કાપી રેકાડો પણ અમને અંદર ભાઈ વાંકા થઈને ઉભા રહે કેટલી બધી તૈયારી કરે હવે આવા બધા તૈયારીમાં શું આપડે કરવાનું આ આવું છે જ છે બાર આવે પર બાર બધી ચીજ તૈયાર આ તો બધું જોડે લઈ ના જાય જાઓ જરા તે કેમ દોટ નહીં લાયા હોય અંદર દોટ નહીં હોય મતલબ ગોઠવ્યા નહીં એને કઈ જરૂર નથી એમ કે કુદરતી છે વસ્તુ ના પણ ડ્રોપ ડ્રોપ તો જોઈએ ને પણ ડ્રોપ તો ભૂલી ક્યાં ગયા છે કુદરત ને જરૂર નહીં લાગ્યું દાદા કુદરત ને જરૂર ના લાગી હશે એમ કે નથી નહીં લાગેલી મને ખબર નથી વ્યવસ્થિત ખબર નથી વ્યવસ્થિત ના એમ કેટલી બધી કુદરત દાપણ છે કે જો દવા તથા આપીશું તો ભારતીય વખત બધું બંધ પછી ત્યાં દાણા ખાતા થાય એટલે બરોબર છે ને સુંદર બધી નહીં નહીં તો બધું બદલે આ વાંચીદાર ભાઈ દવા તો પાવી પડે ને જરા કરીએ દવા માં પીએ નહીં રોગ અઘાત કઈ તોફાન કરી પડે પછી બે જણ ઝાલે તાર મોડા રેડે તો રેડ તારે નહીં નાક દાડા એટલે ઉતરી જાય એવો આડો થયેલો પછી એક જણ નક્કી નાક ડરાય ને ત્યાં ફૂ કહ્યું માના વાટમાં માર્યો હારી આડી જા પેઢાથી શું આ બેન છે દાદાજી તાજા તાજા છે ઓરેન્જ કાલે પેલું એ હતું ને કાલે તો મોસંબી નો હતો ના પેલા નારંગી આવતી નહીં ના દાદાજી નારંગી હે ઓરેન્જ એક ખાટું હતું બીજા બે ત્રણ ખાતા મીઠા નું કાઢ્યું ફુગાવે મારે ના મારે ચમચી લઈ આડી રાત છે ને નાક દવાઈ પાડવું એ તમે મારી મારે હિત કરી દીધી મારે તારા હિત ના આવી કરે શું છે બિઝનેસ એરેન્જમેન્ટ છે આ શું છે બિઝનેસ એરેન્જમેન્ટ ગ્રાહક વેપારી ને બે રૂપિયા આવે તો ચાલે ગ્રાહક કે છે તારો માલ બરોબર નથી ખબર તો વેપારી કે છે તું પૈસા આપતો એમાં નહીં આવવું પણ આ બિઝનેસ છે બધું કેવું છે હવે તો પછી પોતા પણ માની દઈએ કરવાનું ખરું પોતા પણ સારી રીતે ડ્રામેટિક કેવું હાય હાય હાય હાય હાય હાય નહીં કરે ચકારો ભલે પહેલી ચિલર જમીન ઉજવે અમારે તો ચિલર ઉજવી નથી પછી ગોલ્ડન જમીન ઉજવે તે નથી ઉજવી ડાયમંડ જમીન ઉજવે તૈયાર થયા ફેરી ભેગી કરી હતી મેં ના પાડી દઉં હું ફેમિલી શું કહ્યું કરતા બોજો ના એક્શન ખરા પંચોતેર હજાર ની પંચોતેર હજાર થાય છે મારે એને શું કરવા છે એના કરતા બોજો ઓછો થાય એને સારી રીતે એક ઉજવે ને ત્યાં તમારા હતા તે એ પંચોતેર ની હતી દેશમાં તો ભારે પડી જાય ને એક વાર તો આમ પચીસ ત્રીસ હજારો ખર્ચવાનો હોય અને પછી એક પોણા લાખ રૂપિયા ભારે પડી જાય ને દેશમાં તોય પાછળ લાકડા કે ડાયાબિટીસ છે સમજી ગઈ મરી જાય ત્યારે બારી મૂકે છે એમ સમજી ગઈ પૂછો ને કે આપણે મરી જાય તો બધા માહિતી તો કેવી which is best way to dispose of molecules એ પૂછે છે એ પૂછે છે મરી જાય ત્યારે કયો ઉપાય સારો બોડીને ડિસ્પોઝ કરવાનો મારું કેવી રીતે ગમે તે બધા બધા જુદી જુદી રીતે કરી આપણે કઈ સારામાં સારું કહ્યું બધા જુદી જુદી રીતે કોઈ ડાકે કોઈ બાળે તો કયું સારું એમ એનું પૂછવું છે રીત તો બધી સારી છે પણ આ હવકી હાર અમારી બાવી એ રીત છે તો બાવા આમ ના મળે તો ઇલેક્ટ્રિસિટીથી બાવા લાકડા રાખતા બધા શું કરવું વાંધો નહીં ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટીમાં શું દાંતણ એ સારું નથી દાંતણ જેવી સારી નથી અને બાળવા ભેગું થાય અને બધા પરમાણુ જોયા અત્યારે મળી જાય પરમાણુ બધું પેલું સડ્યા કરે સડ્યા કરે અને હાથમાં તો ઘણા વર્ષ સુધી જાય નહીં બોડી આપણું પરમાણુ આ ચેઠિયાઓ એ નવદો માલ ના મહેલ બાજ્યા કેટલા માલ ના વિગાડી નવ માલ ના તે જતી વખતે મહેલ મશ્કરી કરે જતી વખત મહેલ મશ્કરી કરે કે તમે તો ચાલ્યા ના અહીં ઉભા રહ્યા કે બંગલો બંધ હોય નવ માનો અને મરી જાય માણસ હોય ને તો તે કે તમે તમે સાચા અમે મેળ પડતો હોય તે દીકરો થઈને આવે ને વેર હોય તે દીકરો થઈને આવે મેળ પડતો હોય તો છોકરો થઈને આવે વેર હોય તો છોકરો થઈને આવે વેર થી હિસાબ બંધાય અને હિસાબ એટલે આપણે તો ધર્મ થાય પછી હવે ગમે નહીં એને લોચા જ પડ્યા કરે અને વેર પડ્યો તો આપણને શાંતિ આપે અને વેર બંધ આપણે દુઃખ રહ્યા કરે અને પછી કે ઘડી માં કયા કયા ભૂમ વેરવા હા <laughs> જગત આખું બિલીફ ના આધારે લખેલું છે જગત આખું બિલીફ ના આધારે લખેલું છે જ્ઞાન ના આધારે નથી બિલીફ બેઠી હું જયારે મહિલા બેસે છે મનમાં એમ લાગે છે હું પાણ્યો ત્યાંથી બિલીફ બેસી ગઈ એ જનતા પાડેલો જેવું લાગ્યા કરે <laughs> જ્ઞાન ના આધારે નથી આ મનુષ્ય માત્ર બિલીફ ના આધાર જ છે સાચી શ્રદ્ધા તો જાગૃતિ પૂર્વક હોવી જોઈએ શ્રદ્ધા બેઠેલી જાગૃતિ પૂર્વક હોવી જોઈએ આ તો ઊંઘમાં શ્રદ્ધા બેઠેલી છે ઊંઘમાં ઊંઘમાં બધી શ્રદ્ધાઓ બેઠેલી છે રોંગ બિલીફો બધી હું આ તો હું ચિમનભાઈ કરીને ચાલે એ રહ્યા જાગૃત હું ચિમનભાઈ છું એ રહ્યા જાગૃત હું વાઘેલો છું એ જાગૃત દાદા બેઠા હતા એવું થવાનું હોય ને અને ભાવના એવી થાય ને અમે ભૂલી ગયે તો યાદ કરાવજો એમ કે કોણ કે છે મીના કોને કે છે તમને હા તમારા દાદાજી તમારા જોડો લઈને જરાક ટીપી આપવાનો અમને અમેરિકન જાણી ગઈ ડરતા <laughs> રહેવું ને દરિયાનું લઈ માપીએ બે ના બને આપડે આત્મા કબૂલ ક્યારે કરે માઇન્ડ ઓપન હોય તો તમે કહો છોકરાનું વાડી વગર કબૂલ કર તારું માહિતી મારી માય કબૂલ કરે નહીં બધું કબૂલ આ શ્રદ્ધા રાખવા જેવી ચીજ નથી શ્રદ્ધા તો આવવી જોઈએ મહારાજ શું કે બાપજી મારી પાસે છ મહિના શ્રદ્ધા બાપજી મને પણ આવતી જ નહીં પણ તો આ ટીકીટી પાસે ગુંદર તોડે તો ચોટ છે એની ગુંદર વગર શી આવે ચોટે અને કે મારી બધા મને શ્રદ્ધા બરોબર મને કલાકે આવતી નહીં આમ તો શ્રદ્ધા કે વડે તો શ્રદ્ધા દઈ જાય કેવું ભલે અપમાન કરે તો શ્રદ્ધા ઉઠે નહીં એ સાચી શ્રદ્ધા તમને હું ધક્કો આપો વડો થાય તમે શ્રદ્ધા આવી જોઈએ એ સાચી વાત સાચું જ્ઞાન તે જ કહેવાય શું કહ્યું એ કઈ મારી નાખે તો હો મારી નાખે તો પણ શ્રદ્ધા ન જાય એ સાચું જેની ઉપર અનન્ય શ્રદ્ધા થાય તે તે રૂપ થાય એટલે મારી ઉપર અનન્ય શ્રદ્ધા થઈ મારા સિવાય બીજા કોઈ પર નહીં એવી શ્રદ્ધા બેસી ગઈ તો હું જે રૂપ થયો તે રૂપ પેલો થાય પણ અનન્ય શ્રદ્ધા થઈ એ બહુ મુશ્કેલ વસ્તુ છે બીજી બધી અડચણો બહુ સંસારની પણ આપણે પ્રયત્ન કરીએ તો થઈ જાય નહીં કહીએ મારે અનન્ય શ્રદ્ધા કરી દે છે થઈ છે દાદા અર્જુન અર્જુન હા, અર્જુન અ, અર્જ- અર્જુન જે જેવી રીતે કૃષ્ણમાં માનતા તેવી રીતે જ તમે અર્જુન કૃષ્ણને જેવી રીતે માનતા તેવું જ તમે કહ્યું ને એ- એ- એ- શ્રદ્ધા એ એ મને જેમ આપી કહેતા હતા બરાબર, કે, ચારસો અ, અ, એણે છે ને તે કઈ કબૂતર જોયું તો અ, અર્જુને કે, અ, કૃષ્ણએ કે કે આ કબૂતર છે તો અર્જુન કે કે હા પછી એ જ એમ કે આ ટોચ ને ચક્રો છે તો એમ કે હા કબૂતર બધા ચક્રાને નામ આપી દીધું બધા અર્જુન કે હા આંખ થી એક જ હતું જે કૃષ્ણએ કીધું તે માન્યું કૃષ્ણ ભગવાને જે અર્જુન ને કહેલું તે અર્જુને માન્યું એમ શ્રદ્ધાથી જે આંખ થી જોયું તો પણ તો એવી શ્રદ્ધા ને એથી વધારે કારણ કે તેદાર યોગ સારો હતો ભયંકર ખરાબ રીતે આપણું રાત પટેલ ના હોય તો કાઢી નાખાય એવું વાતાવરણ કાઢી નાખાય વાતાવરણ ફીલ કરે ચોટેલ ઉખડે જ નહીં પછી લે તમે તો એને વાંચો આવ્યો અહીંયા આવો દેખાય પાસે નીચે કચી હશે ને બીજા બધી પડે એટલે આયુષ્યવાળી છે ચીજો નાશન છે વિનાશી છે અને આપણે આયુષ્ય વગરના એટલે અવિનાશી આપણે એટલે આ રિલેટિવ વિનાશી છે અને આપણે રિયલ છે અવિનાશી છે એટલે વ્યવસ્થિત પડે all these relatives are temporary adjustments and you are permanent. તેના ગુણાકાર થી થાય બે રકમ ગુણાકાર કરવા જઈએ તો પરમાનન્ટ રકમ તો એમની જેમ છે પણ આ રિલેટિવ વસ્તુ ને રકમ ત્યાં ગુણાકાર કરવા જઈએ ત્યારે ઉડી જાય પછી બીજી મૂકીએ પછી કરવા જઈએ ઉડી જાય એટલે આમ કરતા કરતા ગુણાકાર નહીં થતો અને મનમાં આમ છે ગુણાકાર કરી નાખી એટલે મના થાય આયુષ્ય વાળા જોડે સોબત કરીએ એટલે આપણે આયુષ્ય વાળા થવું પડે તેનો આ બધો ઝેર પજ્યતો થયો છે હા લોકો હું મરી જઈશ એવા આવી ગયા લોક છે હું એની જોડે સોબત કીધું આપણે એવા થઈ જઈએ પછી ઝેર પજ્યતો થાય પછી બટેક બટેક કરવા નહીં તારે માણસ માંથી ચાર પગવાળા થઈને પૂછડું લઈને હાથે ઢેર ભજન થાય કહેવાય માણસ માં ચાર પગ પૂછડું હાથે ઢેર ભજન થાય નહીં કારણ કે જોઈએ જ કઈ હવે ભાઈ કે આ મોટા બી હતા તે કલ્પિત અવસ્થામાં ક્યાં સુધી રહેવાય કલ્પના થી અને એના પછી કલ્પના ગોળા કરે પાર પાર જ ક્યારે આવે જો સસરો ક્યાં સુધી કલ્પિત તરીકે રહેવાય કાયમ રહેતો છે સસરો એ તો જ્યાં બધી બહુ ડાયવર્ટ નહીં લીધી તો જમાય જાય ત્યાં બાણો થવું પડે જમાઈ કે ત્યાં બાણો બાણો કર્યા કરે હું આવા કઈ જતા ચાલે એમ આપડે કઈ ભાણું કઈ ચાલે હવે આત્મા થી જવું પડે આત્મા આ જગત માં સગાઈઓ છે જ નહીં આ તો પોતાની ઉભી કરેલી જાળ છે અને મામા જોડે ઝઘડો થયો જમીન સંબંધી એટલે અમારો દુશ્મન છે આ ગાયો ભેંસો ભેંસો કઈ સગાઈઓ છે એમને નથી સાસુ નથી સસરા સાસુ સસરા છે છતાં લગ્ન કરે છે છતાં સાસુ સસરા નથી લગ્ન કરે છે છતાં કોઈ રચના નથી ભાઈડર છે ગોઠવેલું થાય છે <laughs> આ વાત તમારે છે કેટલા બધા એક બહુ પડ્યા તેમાં તમારે તે છે આ ખોટું કરીને તો આ મોગા ભાવ નું મનુષ્યપણું વેચી રહ્યો છે આ ખોટું કરીને તો મોગા ભાવ નું મનુષ્ય કેટલું બધું છે મોગું અચિંત ચિંતામણી દેહ આ કહેવાય ત્યાંથી મોગ થાય બધું જ થાય એ વેચી રહ્યો બિચારો આ સંસારમાં જ્યાં માલિક નથી કશું નથી ત્યાં પરોણો થઈને આવ્યા છે ને પાછા જતા રહેવાનું છે પરોણા તરીકે ગેસ છે આ તો સંસારનો તે પાછો ગેસ કરો એટલે કુદરત તમને બધી વસ્તુ સપ્લાય કરે મુખ્ય પ્રશ્ન એવા જ છે કે પણ ગમે ત્યાં આપીશ સપ્લાય કરીશ બીજો પ્રશ્ન પાણીનો તે પણ તમે સપ્લાય થશે ત્રીજો પ્રશ્ન ખોરાકનો જરૂરિયાત નથી રામા એટલા જરૂરિયાત કે કરો મોંઘા કર્યા જરૂરિયાત ઘાસ કિંમત છે જ કુદરત માં ગેસ છે કેવું છે પણ ગેસ થયા પછી તમને ત્યાં ગેસ છે આપડે અને પછી તો આગળ એમને ત્યાં જેમ કે ચાલો મને કડિયા લાવવા દો તો કે કાઢી બોલાવે થયા પછી લખો કરે ના મમતા વાળા બધા જતા રહેવાના આમાં એક મિનિટ પણ બગાડતો નહીં હા પાંચ વર્ષ પાંચ દસ હજાર વર્ષ જીવવાનો હો તો સમજ્યા હા પંદર હજાર નું આયુષ્ય ફરી એક્સટેન્શન આપવાનું હોય રેગન આપે ના આપે બધો નથી આપતો કામ ના હાય હાય કરે હાય થોડા વખત એક મિનિટ પણ બગાડે નહીં આ વખત મમતા વાળો હોય તે જતો રહેવાનો અને મમતા વગર નો જતો રહેવાનો બંને એક જ જાતનો માલ તો પછી મિનિટ બગાડે શું કરાય એનું હું કોને કરું દુનિયામાં જ્યાં નિવૃત્ત છે ત્યાં જ્ઞાની પ્રવૃત્ત છે અને જ્યાં દુનિયાની પ્રવૃત્તિ છે ત્યાં જ્ઞાની નિવૃત્ત છે દુનિયાની પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે હા દુનિયાની પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે તમે ચલાવતા કહેવાય પ્રકૃતિ ભૂખ લગાડે છે પ્રકૃતિ ખાણું ખાય છે પ્રકૃતિ સંદાસ જાય છે તેમાં આ માની બેઠો છે મને ભૂખ લાગી ક્યાં ખાતું માની બેઠો છે પ્રવૃત્તિ ત્યાં જ્ઞાનીની વૃત્તિ કે છે શું એટલે તમે છે પ્રવૃત્તિ તમારી સંપિત ચલાવે અરે વ્યવસ્થિત ચલાવે અને તમે આત્મા મરો નિવૃત્તિ મરો શું કહું બળી એમ જ ને ખાલી જય દાદા ભગવાન તો આ તમે કોણ હાથ મારા છે પગ મારા છે શરીર મારું છે વાંક્યો મારી છે કાન મારા નાક મારું છે માથું મારું છે બધું બોલે છે મારું માન મારું બુદ્ધિ મારું ચિત્ત મારો અહંકાર બધું બોલે છે કોણ મારું મારું કરશે કોઈ હશે નહીં કોઈ બીજો જ હોય વ્યક્તિ છે એ તો બીજો જ કોઈ વ્યક્તિ છે કોણ છે એ તો ઓળખવા આવ્યો છું અહીંયા એ ઓળખવા માટે જ આવ્યા છો ગોવિંદ તો બધા ઓળખાય છે એટલું આપણે જાણવાનું છે બીજું કઈ જાણવાનું નથી બરોબર વાત સમજી ગયા એ તો ઓળખવા માટે આવ્યા જ કે આ તો બીજું બધું ઓળખેલું જ છે પણ આ ખરું ઓળખવાનું આટલું જ છે ગોવિંદલાલ સારી સમજે છે મેં બેને વેઠી કરવા દે એકવાર આપડે કોઈ છેતરાય નહીં આપડે તો આપડે પૈસા હવે રસ્તે ના જાય હવે પાછો હા આપડો પૈસા સારા રસ્તે જ જવો જોઈએ ઉગવો છે છે તેનો ફળ એનું કોઈ સાયન્ટિફિક રીઝન હશે ને એનું કોઈ સાયન્ટિફિક રીઝન હશે ને રીઝન કારણ સાયન્ટિફિક કારણ હશે ને હા ખરું એની પર સાયન્ટિફિક રીઝન ખરું તે જેટલું ઇલેક્ટ્રિસિટી પૂરતું એટલા સોનામાં ઇલેક્ટ્રિસિટી હોય સોનું હોય છે ને તેમાં ઇલેક્ટ્રિસિટી હોય છે આ ડાયમંડ હોય ને તે કામ કરે છે રીઝન તો દરેક દરેક પોતાનું ભરસા આપે જ ને આપણે બરફ હોય તે બરફ ઢગલો કરે પડે બાજુ આપણને ઠંડક લાગે અડે જાય પોતપોતાના સ્વભાવ તો બતાવે છે પણ તેથી કરીને આપણે મોકે લઈ જતો નથી એટલે જ્ઞાનના બિયા છે માણસ મોટો કે બિયા મોટો આ બધા તુલસીનું લાકડું એ સાયન્ટિફિક છે વસ્તુ ઇલેક્ટ્રિસિટી સારી હોય પણ એની કશું માયનો નહીં અર્થ નહીં એટલે કબીર સાહેબ બહુ ચોખ્ખો માણસ હતો ચોખ્ખો કરી દીધો એ માળા બનાવી કાસ્તજી બીજે મેં ડાલા સુર માળા વિચારી ક્યાં કરે જપને વાલા કપૂર કબીરજી નો લખ્યો છે આપડે સંત કબીર થઈ ગયા એમને કે એ જે માળા છે એ લાકડાની બનાવે એ વચ્ચે દોરો પૂરો માળાનો કોઈ વાંક નતો કારણ કે તુલસી દેશી તોડે પણ પાણી દેશી કરે છે જ્યાં ચાડું એ જેવું હોય ડૂબકી મારી આવે કરતા ચેતન જેને કે મારા સિલેક્ટ કરતા કરતા ચેતન જપ મારા નાખા ગયા કથા સુઈ સુઈ ફૂટા સ્વાંગ ફૂટી ગયા તો એના આ બ્રહ્મ જ્ઞાન આ મૂળભૂત એવી પોતે હતી આવું આવું કરતો બ્રહ્મ જ્ઞાન દેખ્યું નહીં તો બ્રહ્મ જ્ઞાન કરવાનું છે આપણે પર કરવાની પછી એને કહ્યું અને તું જીવાત્મા તું એમ કઈ કરતા હરી હરી તારું કરે છે તો વસ્તુ ખરી છે કરતા વિજય તો છૂટે કર્મ કરતા પણ છૂટે જેવો કર્મ છૂટે એની અંદર પછી કર્મ આગળ છોડતા જાય બળ નોકર વધતા જાય કરતા વિજય છૂટે કર્મ છે એ છે મહાભજન નો મળી એટલે મેં કરતા પણ તમને છોડ્યા કારણ બધા તો અટકાવડાયા વ્યવસ્થિત કરતા અને કરતો છું ખરેખર એ જ કરતો હતો પણ તમે એવું લોકો લોકો બોલે એવું તમે શીખી યાદ હતું દાદાને પૂછ્યું કે એટલે કૃષ્ણ ભગવાન તમે બધા પ્રે કરતા ને હું કરતી કારણ કે છે તે મને એમનું મહત્વ એમની સમજ સમજ પડેલું હતું તે મને જાણવું છે ને મહત્વ શું છે ને કેવી રીતે કરવાનું I never prayed to any God before, all this time. Only I prayed to somebody who believed in everything. Yeah. મનની કલ્પના Yeah, તેના પર yeah, because um, I didn't understand why they were praying to all these different gods. I want to understand the Mahatma in praying to the gods. દાદાજી <coughs> બેન કહે છે કે આજ લગન મારી ભક્તિ હતી મારી ભક્તિ જે ચાલુ હતી આ બેન ની મીનાની મીનાબેન ની ભક્તિ આ લગન હતી તે મન જે કલ્પના આવે તે ભક્તિ હતી જે મનમાં જે આવે એની ભક્તિ હતી એટલે આજે બધા જે બધા આપણે ભગવાનો આપણે બધા દેવસ્થાનમાં મૂકીએ છે ને શું કહેવા માંગે છે એમ કહેવા માંગે છે કે આજ સુધી અમે પેલી ઘરમાં પ્રાર્થના કરીએ ને દરરોજ તે આ મંદિરમાં જુદા જુદા સંતોના કે મૂર્તિઓ જુદી જુદી હોય ગણપતિ પ્રાર્થના કરી અમે એ નહીં કરતી એટલે મેં નહીં કરેલું એટલે એને નહીં કરેલું મને જાણવું છે એનું મહત્વ શું છે સોરી એટલે અત્યારે જાણવું છે કે એનું મહત્વ શું છે દાદા ની અમે પ્રાર્થના કરીએ તસવીર મળતા નથી ગભરામાં ઠીકો કે આ ફોટો લઈ જવા બધા અસર બાપો બતાવનાર એ બધા ગયા નહીં ફોટા લઈને આવ્યા એ બતાવવાના આપણી છે હા એ પોતાના બતાવે એ પોતાના માખી દે ભૂલી જાય એ કે તારે આપણી શ્રદ્ધા આ તો બધા બધા ભેગા કર્યા શું કારણ આ મને બચાવશે આ મને બચાવશે નહીં બચાવીએ એમને બચાવે નહીં તો નહીં દાદા ઘણી વખત એવું હોય ને કે સાંભળેલું હોય વાંચેલું હોય કે કૃષ્ણ ભગવાન છે કે શિવ છે ગણપતિ દાદા છે અંબામાં છે તો તે રીતે ખાલી અંતરની પ્રાર્થના કે તમે અમે તમને વંદન કરીએ છીએ હા આપી બચાવવાની ભાવના નહીં પણ હોય એની લાલચો પૂરી કરવાનું સાધન છે શું છે બરોબર છે લાલચો પૂરી કરવા માતા નીચે આવું ભક્તિ કરતા હોય મારું શરીર સારું છે છોકરા છોકરા નથી બરોબર છે એ લાલચો બધું ભૌતિક સુખો માટે આ બધા લાલચમાં પડ્યા કોઈ મોક્ષને માટે પૂજા તો થતા નથી અમે તો કહીએ છીએ ભાઈ આ જ્યાં સુધી નો ભાગ ના મળે તો ભૌતિક સુખો માટે એનું ભક્તિ કરજો અને આ ભક્તિ જો છોડાઈ દેશો તો એમની રમવા જતો રહેશે એ તો તારી મેળવા પડે છે દાદા કેવું છે કે જે બધું ભૌતિક એટલે અલૌકિક કરીએ કે ભાઈ કામ થાય મને શ્વાસનું બધું કરતા બરોબર છે હવે એ પણ ખરાબ નથી કારણ કે દાદા જે બારી જાય ને એ કહે છે કે એના જે મારે હવે શું કરવું જ્ઞાન મીનુએ નામ લીધું અત્યારે દાદા નું હવે એને શું કરવું એમ હવે મીનુ ને કહે જે જે કરી લેતા થાય તો ના થાય તો કઈ તો એના તરફ ગુણ નહીં રહી અભાવ નહીં રહ્યો છે એ રિલેટિવ છે રિલેટિવ માં તો નહીં આપડે તો રિલેટિવ માં અત્યારે મશીન માં જઈએ તો દર્શન કરાય એટલે ریئل ریئل بچی ریئل کریے સ્વામીજી સ્વામીજીની ને તે તે શું કામ હવે આપણે એમ કે સિમંદર સ્વામીની પ્રાર્થના કરીએ તો તે શું અને તે શું કામ એ રિયલ એટલે તૈયાર છે તૈયાર છે દાદાની આવતી કઈ આપણે એમાં મારી ગેરંટી છે એમાં દાદાની ગેરંટી છે سر تو مسجد کرتے اپنے રિલેટિવ છે રિલેટિવ આમ કરે શું થાય આપણું મન બગડે નહીં છે મન સારું એટલે અમારે તો બધે જ પુસ્તક એના કરે અંદાજ આવે ને બધે મહાદેવજી નું જાય જાય ગણપતિ મશીન માં જાય નિષ્પક્ષપાતી નિષ્પક્ષપાતી આપણે દેવના મંદિરમાં જઈએ રામના કે શિવના મંદિરમાં જઈએ તો કેવી રીતે એના દર્શન કરવાના કેવી રીતે પ્રાર્થના કરવી શું કરવું શું બોલવું પૂછે છે કે આપણે મંદિર માં જઈએ રામ ના મંદિર માં જઈએ કે શિવના મંદિરમાં જઈએ તો કેવી રીતે પ્રાર્થના કરવી અને શું બોલવું એમ પ્રાર્થના કેવી રીતે કરવી અને શું બોલવું શું કહ્યું રીત રીત કહે છે નહીં હું તમને ભક્તિ અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અમે હું જઈએ છીએ મંદિરમાં અત્યારે અમે જઈએ કારણ હું ના જવું એટલે લોક થઈ ગયા દાદા જતા રીતે આપણે શું જવાની કારણ એટલે લોક આવે હશે પછી હું પાછલું જે પ્રજા છે ના હશે વ્યવહાર બની જાય લોકોનો આપણે બી આજ્ઞા લઈ નાખી પેલા આજ્ઞા નહીં કે નહીં જવું બરોબર سم دے پر جائے એ નથી સમજાતું કે સાકાર ભક્તિ આપણે કૃષ્ણના મંદિરમાં જઈએ આપણે શંકરના મંદિરમાં જઈએ અંબાજીના મંદિરમાં જઈએ એ આકારની આપણે પ્રાર્થના કરી શું તો એ સાકાર ભક્તિ અને આપણે જે વાતો કરીએ છીએ આત્મા અને આત્મા ના મોક્ષ ની વાતો કરી એ નિરાકાર ભક્તિ તો બંનેનું કોમ્બિનેશન કેવી રીતે થાય દાદા આપણે મંદિરમાં ગઈએ મંદિરમાં જઈએ આપણે જે મૂર્તિઓને આપતા સાકાર ભક્તિ આપણે જે મંદિર માં જઈએ અને મૂર્તિઓને પ્રાર્થના કરીએ એ સાકાર ભક્તિ તમે જે વાત કરો આત્માની અને મોક્ષની તે નિરાકાર ભક્તિ એનું ભેગું ક્યાં થાય તેનું ભેગું ક્યાં થાય સાકાર ભક્તિ નહીં સાકાર તો મારી ભક્તિ કરે તો સાકાર કહેવાય જેમાં આત્મા પ્રગટ થયો છે આત્મા પ્રગટ થયેલો છે એટલે એની એ દેશની ભક્તિ કરે એ સાકાર ભક્ત નિરાકાર પ્રગટ થયો છે આ મૂર્તિની ભક્તિ તો એ સાકાર એવી છે એ તો પરોક્ષ ભક્તિ છે પરોક્ષ પરોક્ષ એટલે આપણે તો આગળ દર્શન કરીએ ભક્તિનો મૂર્તિનો ગમે તે હોય તો આપણે લગ્ન કરીએ એટલે વૃત્તિ સ્વીકારે નહીં એ તો વૃત્તિ શું કે સારી બનાવી હું બની તારી એક ફૂટી છે બે મૂર્તિ નિયમ છે મૂર્તિ ના દર્શન કરો કૃષ્ણ ભગવાન હોય કે ગમે મારી હોય એ તમારા નહીં આત્માને પહોંચાય છે કે ભાઈ આ તમારી ભક્તિ આ તમને ખબર નહીં અને ખબર નથી પોતાની અંદર ભગવાન બેઠા છે તે ખબર હશે અહીં કરે છે આ તમારો માલ તો વ્યવહાર તો પહોંચાડી દે છે એટલે પરોક્ષ ભક્તિ પરોક્ષ અને સીધી ભક્તિ કરતા આવડે છે પ્રત્યેક ભક્તિ પરોક્ષ ભક્તિ તું જાણતો નથી ભક્તિ કરે બરોબર છે મંદિરમાં જાય તો સાકાર ભક્તિ ક્યાં ખબર નથી જે મંદિર ની અંદર ભગવાન પ્રગટ થઈ ગયા હોય તે સાકાર ભગવાન ની છે અને આ સાકાર તો સાકાર રહ્યા નહીં એટલે લોકો મૂર્તિ કરી દીધા મૂર્તિ અસાકર મૂર્તિ સાકાર સાકાર હોય ને તો નિરાકાર પ્રાપ્ત થાય આ તો પરોક્ષ વિપત્તિ પરોક્ષ દાળી છે મૂર્તિ ખોટું બોલે છે મૂર્તિ ખોટું બોલે છે લોક ખોટું બોલે છે હા તો આપણે આપણી નરે શ્રદ્ધા દેહાય છે ભાઈ શ્રદ્ધા દેહાય છે એટલે આપણે ત્યાં જઈએ એટલે શ્રદ્ધા બેસેલી રહ્યા છે સાયકોલ ઇફેક્ટ છે ખાલી પણ એ સ્વીકારે નહીં એમને જરૂર નહીં બિચારાને એ તો કે સ્વીકાર કોનો માલ go to there go there એટલે રામમોહનજી કરતા હોય તો આત્માને પહોંચાય છે જે આ રામમોહનજી નો માલ તમારો સીધું દર્શન કરતા કરે છે બધા તમારું સ્વીકારી લે પણ આ પરમ વ્યક્તિનું નું ફળ શું કે સંસાર સુખ સંસાર સુખ ભૌતિક સુખો ભૌતિક સુખો ભૌતિક સુખો અને પ્રત્યક્ષ વ્યક્તિ નું ફળ નો મોક્ષ આ પ્રત્યક્ષ એટલે આ ફળ આપણું મોક્ષ અને સાકાર ત્યાં પ્રગટ થયા એ હજારી પરમાત્મા ગણાય દેહ સાથે પરમાત્મા કહેવાય કેવી હજારી પણ જો બુદ્ધિ ના હોય તો બુદ્ધિ ના હોય પ્રગટ થયેલા ક્યારે મારા પર બુદ્ધિ ખરાબ થઈ જાય તારો મેં જે કહેતા મારા પ્રગટ થયા તારી વાત હું માની નહીં કહેતા કે એ જ મારો પ્રોબ્લેમ છે I don't have <laughs> <laughs> ના પણ નક્કી કેવું બન્યું છે બિચારી સારી બનાવી હું બની સારી ફૂટી જે આપડે શ્રદ્ધા મૂકી છે ને ઠીક કરી છે શ્રદ્ધા એ જ મૂર્તિ અને આપણે ભોલા નમસ્કાર કૃષ્ણ ભગવાન પધારીએ છીએ આ મૂર્તિ નહીં પધારે મૂર્તિના નામથી જઈએ છીએ આપણે એટલે ત્યાં ત્યારે પહોંચી જાય જો હોય તો રામચંદ્ર ફેર્યા કોઈ જાતે નહીં પટાટ નહીં કર્યું સંસારના ગુલાબે ઘણી ભક્તિઓ કરેલી કેટલા બધા લાઈન થયા કર્યા તો એટલું ભયું નહીં પછી ભયું નહીં બધા બહુ નાનું બેન ભર્યું છે કઈ <laughs> <laughs> <laughs> આવું કે તારી બનાવી તારી એક ફિનિશિંગ બે પ્રતિષ્ઠા થાય પ્રતિષ્ઠા એટલે ચેતન મુક્તિ એમાં મૂર્તિમાં ચેતન મૂકીએ ત્યાર પછી પ્રતિષ્ઠા થઈ ગણાય આ ડેરા સમજ મૂર્તિ કે મૂર્તિ ચેતન મૂકી પૂછો કે અમારે આ બધા બીજા ક્ષેત્ર છે ને એનું બધા જાણવું છે ક્ષેત્ર ક્ષેત્ર એ જગત નું કલ્યાણ કરવાથી પોતાનું કલ્યાણ થાય ના થાય પોતાના દુઃખને રડાવી લોકોના દુઃખને રડ્યા કરે એ ધીમે ધીમે ધીમે તીર્થંકર થવા મળે પોતાના સુખને રડ્યા કરે એ કોદા કદું થાય નહીં લોકોના દુઃખને સહન ના કરે ત્યારે ધીમે ધીમે કરતા થાય